સમસરણ માર્ગ સંસાર એ તો સમસરણ માર્ગ છે તે દરેક માઇલે દરેક ફરલાંગે રૂપો બદલાવાના આ રૂપોમાં મનુષ્યને તન્મયતા રહે છે અને તેથી માર ખાયા કરે છે આખો સંસાર સહજ માર્ગી છે માત્ર મનુષ્યના અવતારમાં જ માર ખાય છે આ કાગડા કબૂતરો માછલા એ બધાને છે કશી હોસ્પિટલ છે કાંઈ તેમને રોજ નાહવાનું કે ધોવાનું છતાંય કેવા રૂપાળા દેખાય છે એમને છે કશો સંગ્રહ કરવાનું એ બધા તો ભગવાનના આશ્રિત છે જ્યારે આ મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે બધાએ પછી તે સાધુ હોય સંન્યાસી હોય કે જે ગમે તે હો જેને ક્યારે પણ એમ થાય કે મારું શું થશે એ બધા નિરાશ્રિત ભગવાન પર આશરો ના રાખે ને સંગ્રહ કરે એ બધા નિરાશ્રિત અને તેથી તો ચિંતા ઉપાધિ છે આ સંસારમાં તો અનંત અવતારની ભટકામણ છે કોઈ પણ જીવને બંધન ગમતું નથી દરેકને મુક્તિની જ ઈચ્છા રહ્યા કરે પણ મુક્તિનો માર્ગ ના મળે તો શું કરે કયા અવતારમાં સાધુ નહોતા થયા વૈષ્ણવમાં જાય કે જૈનમાં જાય ત્યાંય સાધુ થાય ને સાધુપણામાં કંટાળો આવે ત્યારે વિચારે કે આના કરતાં તો સંસારી થયો હોત તો સારું તે બીજે ભવે સંસારી થાય ને સંસારી થાય ત્યાં બૈરી છોકરાથી કંટાળે ને પાછો વિચારે કે આના કરતાં તો સાધુ થઈ જવું સારું તે બીજે ભવે સાધુ થાય આમ જ અનંત અવતારથી ભટકામણ ચાલી છે પણ જો સ્વરૂપનું જ્ઞાન મળે તો મુક્તિ મળે પણ તે જ્ઞાની પુરુષ મળે ને બધા પાપોને ભસ્મીભૂત કરી આપે ત્યાર પછી શુદ્ધ બનાવે ત્યારે જ હું શુદ્ધાત્મા છું એમ બોલાય એમને એમ હું શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્મા થયા વગર ના બોલાય એ તો શબ્દ જ્ઞાન કહેવાય એનો ઉલટાનો દોષ બેસે અનંત અવતારનું સરવૈયું આ છે છતાં અનુભવ નક્કામાં નથી જતા તે તો ક્યારેક કામ આવે એક વખત ખાડામાં પડ્યા તે પછી ખાડો આવે તો એ અનુભવ તરત જ ચેતવણી આપે અનુભવ તો ઉપદેશ આપીને જાય આમાંથી તો કામ કાઢીને મોક્ષે જવાનું છે આ દેહ જ આપણો થાય નહીં તો બીજા આપણા શા કામના થશે આ દેહ જો જ્ઞાનીના કામમાં આવ્યો તો સગો છે ને સંસારના કામમાં ગયો એ દગો છે આ બધા દેહના સગા છે આત્માનો કોઈ સગો નથી આત્માને સગો હોય નહીં માટે આ વાત સમજી લેવાની છે વિતરાગો સમજીને બેઠેલા કે આમાં આપણું કામ નહીં એમને આ દગોબગો પસંદ નહીં આપણે પણ પૂરેપૂરું સમજીને આપણું કામ કાઢી લેવાનું છે જગત છ તત્વોમાંથી ઊભું થયું છે સંસાર એ છ તત્વોનું પ્રદર્શન છે અને એ તત્વોનું નિરંતર પરિવર્તન થયા કરે છે અને એ તત્વોના મિલન થવાથી સંસાર છે તત્વો સત સ્વરૂપે છે સત એટલે ગુણ અને અવસ્થા સાથે હોય તે આ દેખાય છે એ વિભાવિક અવસ્થાઓ છે પ્રાકૃત અવસ્થાઓ ઊભી થઈ છે આ વિભાવિક અવસ્થામાં ભ્રાંતિ ઊભી થઈ કે આ હું છું એથી આ બધું ઊભું રહ્યું છે બીજું કશું જ બગડ્યું નથી તત્વોના મિલનથી ઊભું થયું છે જળ અને ચેતનના સંયોગ સંબંધ માત્રથી જગત ચાલે છે જળ અને ચેતન મિક્સચર સ્વરૂપે છે કમ્પાઉન્ડ સ્વરૂપે નથી થયા